આઠ તો લોકો એમ કહ્યું છે તારે તો ફરી પણ હોય પણ મને પૂછીને પણ એ મને વાંધો તું મને પૂછજે દાદા વાત ફરી પડે હું તો રજા આવ્યા એટલે આપડે શું કહેવા હોય વિષય નડતો નથી તારી આડે નડે એટલે પેલા પેલું લખ્યું વિષય વિષ નથી જગતના તમામ શાસ્ત્રો કહ્યું વિષય વિષયો છે તમે કઈ વિષય વિષ નથી વિષયોમાં નિડરતા એ વિષ છે વિષયોમાં નિડરતા એ વિષ છે શું નીડર એ આપણે જ કે આખું જગત ગુમો પાડ્યા કરે ને આવે તમારું સાયન્સ ક્રાંતિકારી તો છે તમારું સાયન્સ ક્રાંતિકારી તો છે બહુ કાર્ય કરે જબરદસ્ત કાર્ય એટલે બધા લોકો મને કહી કે અક્રમ કરો તમારા ક્રમની વિરુદ્ધ અક્રમ આ બધા ધર્મ ક્રમમાં તમે અક્રમ તમારે જે કરો કરજે જબરદસ્ત ક્રાંતિ કરી અને ગાંઠે નહીં કોઈ બુદ્ધિ બુદ્ધિ ને ગાંઠે નહીં વર્લ્ડમાં કોઈ માણસ એવો નથી જે બુદ્ધિથી ગાંઠી શક્યા અક્રમ વિજ્ઞાન પહેલી વાર જો દાદાના સ્ટેટમેન્ટ સાંભળે તો બીજી વાર જવું નથી એવું જ નક્કી કરી નાખે જવું નથી એવું નથી નાખે કેટલાક એમ કરે કે અમને છોડવા નથી હા બે જાતના લો એટલે અમે જાણીએ છીએ હા અમારે પર આગ્રેસ નથી અમારે ના નથી કરવું એમ મેરેજ ના બિલાવો તો ક્રાંતિકારી જ્ઞાન ભક્તિકાળી જે વિજ્ઞાન તો ભવિષ્યમાં આપણા જે આપતા પુત્રો છે તે બધા જુદી જુદી દિશામાં ફરશે તો એવા સમયે તમે અમે બધા સંન્યા સંસારીને પણ એવું કઈ કરી આપો કે અમે પણ કઈ કરીએ થવાનું છે જે સાહેબ કહેતા હતા અમે આવું એટલે બંધાઈ જાય ને બધા હાથમાં તમારે કઈ કરવાનો ભાવ ના એવું નથી કહ્યું હે થાય એવું નથી કહ્યું થાય એટલે બધું આ એક એક ગુંઠાણું નહીં બિલકુલ સ્ટીલ થાય એવું માણસ જ ના હોય ને સમજી ગયા બોલે એનો કઈ સ્ટીલ થવું જોઈએ એ તો હોય તો જ આપી એ જ આપી શકે બરાબર એટલે દાડો ભરે નહીં એટલે કોઈ હું ખુદ નહીં હું તૈયાર થવું એવું બોલતું જ નહીં એમને જ બોલતું કેવી વ્યક્તિ જોઈએ પ્રભુબેન કે કેવી વ્યક્તિ જોઈએ એ માટે કેવી કેવી વ્યક્તિ જોઈએ એ તમારું જ્ઞાન લોકોને આપી શકે અગર એ માટે શું કરવું જોઈએ થાય કે નહીં કરવાનું કશું એ ચૂપ થઈ ગયું ચૂપ થઈ ગયું ઉદા કુચ કે કઈ કે શંકર સર્વર ના થાય છે જ્ઞાન તો આમ પેલું બોલી જાય એનો કહો એમાં ધારો પરિણામ ના પામકડા સત્ય કઈ નિયમ તો હશે જ એ પાસે દુર્દૈવી કહેવાય માણસ બિચાર પૈસા થઈ જાય હવે તો જ લોકો હા એના લોકોને કહ્યું કે તમે તમારું લખી લાવો એ બધા કહેતા દરેકને ખબર આપી દે તમે તમારું લખી લાવો તમારે જે દાદા મળતા પહેલા જે સ્થિતિ હતી અને દાદા મળ્યા પછી જે લખી લાવો જગત જયારે વાંચશે ને તો કે આવું બની શકે કેવી રીતે એક મહાન આપણે ફરે કેવી રીતે એક માણસ પચાસ હજાર માણસ અને ફરે પછી પાછા કાયમ માટે કોઈના ખરાબ વિચાર પણ હકા ના આવે હિંસક ભાવ લોકો ઉડી જાય Thank you. પછી ધીમે રહીને અક્રમ છે તે ક્રમ નીકળશે અક્રમ ક્રમ પેલો ક્રમિક ક્રમિક માર્ગ નહીં પણ અક્રમ ક્રમિક માર્ગ એટલે માર્ગ મોક્ષ ધર્મ ક્યાં સુધી કહેવાય પુરુષાર્થ હોય તો ક્રમિક માર્ગમાં તો આજે કોઈ ચોરી કરતો હોય તેને લોકો શું કહે ચોરી કરવા બંધ કરી દેતો ચોરી કરવા બંધ કરી એવું કે અંદર ખાને કે ખુલ્લો થતો નથી તો તો અક્રમ ક્રમ શું કે છે ના પણ આમાં પુરુષાર્થ તમે ખુલ્લો થતો નથી છૂટે નહીં દાડો ભરે નહીં તો અક્રમ શું કે ચોરી કરું છું તેની જવાબદારી આવી છે એવું જાણું છું પકડાઈ જઈ છે પોલીસ વાળો માર છે જાણું છું તારી આબરું નહીં રે તારું આમ અક્રમ જ્ઞાન એવું સમજાય એને પેલું पति सुके गए भले तू से करीब अबे ना कराई सताताई થઈ જાય ન કરી કે કે સતાતાઈ થઈ જાય તો આ પ્રમાણે કરી દે સુકે બના કે હે દાદા પપ્પા મે તમને કવિધું છો એ નહીં કવિશ મારા થઈને ક્ષમા મારો સુકે બબે આમ તો મતલબ પુસ્તક સુકે હું પુરસાદ તમને સમજણ પડે કે પુરસાદ છે અને પેલો પુરસાદ નહીં નથી જતો તેને જવા માટે ફોર્સ કરે છે બરાબર પેલો છોડવાનો જબરદસ્તી કરે એટલે પેલો કે છે અંદર ખાને કે કરવાનો જ કે છે ઊંધો ચાલે વિજ્ઞાન ખુશ કરી વડે છૂટી જાય ને આગળ સુધારી નાખે બે બને છે અગ્રમ વિજ્ઞાન તો બહુ કામ કરશે ઘણું કામ કરશે અગ્રમ વિજ્ઞાન ને એક્યુપંક્ચર સાથે સરખાવી શકાય એક્યુપંક્ચર શું કહે છે એ શું છે અક્રમ વિજ્ઞાન ને એક્યુપંક્ચર ની જેમ એની જોડે સરખાવી શકાય એક્યુપંક્ચર થેરાપી હા વિજ્ઞાન તમામ શાસ્ત્રો ને નિષ્ઠોર બનાવી દે આ સમજા કોઈ જોડે સરખામણી કરાય એવી વસ્તુ બરાબર કેવા તેમ થઈને આવ્યા કેનો બટુ પચાસેક વર્ષમાં ફૂલ ફ્લેગમાં આવી જશે અક્રમ વિજ્ઞાન એટલે પચાસેક વર્ષમાં અક્રમ વિજ્ઞાન ફૂલ ફૂલ લાઈટ ફ્લેગમાં આવી જશે ઘણું કરે ઘણું કરે પરદેશ ને તો આનો પડઘો વાતાવરણ ફેલાશે અને પછી આ આમ છે ઊંધું થઈ ગયું છે અપસેટ થઈ ગયું ફરી છે મોટા માણસો પાક છે ના જેવા બરોબર મુસ્લિમ દેશોમાં પાક છે આપણે ત્યાં બહુ પાક છે બધા પાકિસ્તાન પંથાવાળા ઉભા કરશે બધા પંથ એટલા બધા ભક્તો છે લોકો તમે બીજા પર ચૂપ કરી નાખો મન તો બહુ મન મન વિકાસ પામેલું ના હોય ચિત્ત ચિત્ત બુદ્ધિ હોય તે જો રમકડો ના આવીએ રડે રડે બુદ્ધિ ડેવલપ થઈ ગઈ થોડી બુદ્ધિ બુદ્ધિ થોડી ડેવલપ હોય બાળકોની બુદ્ધિ બુદ્ધિ ડેવલપ હોય બાળકોની ચિત્ત અહંકાર કરો પણ તે ડેવલપ નથી ચિત્ત એકલું ડેવલપ છે તે જે જુએ તો ના હોય પછી રડે એવી કઈ વસ્તુ આપી રાખવી પડે કે એનું ચિત્ત એમાં રહ્યા કરે એવી વસ્તુ કઈ એક વસ્તુ અનંત રૂપ દેખાડતી હોય અરે સંખ્યાત રૂપ બતાડતી હોય તો એમ સીટે મોટી કરે પણ એક વસ્તુ એક જ રૂપ બતાવે પછી જે કંટા એક જોઈએ કંટા થોડી વાર પછી એને રમકડો ફરી રમે પણ તે વખતે છોડી દે ભટક ભટક ભટક ભટક ચિત્તના માટે ચિત્ત જ આખો દાડો ભટક ભટક કર્યા કરે આમાં સુખ હશે આમાં સુખ હશે આમાં સુખ હશે આમાં સુખ ટાંકી ટાકી નાખી દે ટાંકી ટાંકી નાખી દે બીજો જ્ઞાની પુરુષ છે કેવું એમ આમ બોલી વાગતી હોય ને તાપ ખાણ મળે એ અમારું કીધું બોલીએ બિલકુલ કોઈ જગ્યાએ જાય જેટલી અશુદ્ધ થાય એટલે બહાર ભટકે તરુબેન પૂછે છે કે તમારું ચિત્ત શેનું ચિંતન કરે બસ પોતાનું ચિંતન કરવું આપણે ચિંતન કરવાની મહેનત નિરાલંતા અવલંબન પણ શબ્દને અવલંબન સ્વતંત્ર થઈ ગયું પુસ્તક ચીજ ચીજ એમ કે profit and loss, profit and loss. જે ધંધોથી પર થયેલા છે એને બુદ્ધિ દળે છે પ્રોફિટ એન્ડ લોસ એ ધંધો છે રાધે પૂછે છે કે એવી કોઈ અવસ્થા છે કે જ્યાં આગળ વિચાર જ નથી હોતો જાગૃતિ ખરી પણ વિચાર નહીં હા અમારી કક્ષા છે ને નિર્વિચાર દશા નિરીક્ષક દશા નિર્વિકલ્પ દશા નિરીક્ષક ઈચ્છા માત્ર વિચાર ના હોય तो પછી મનનો અસ્તિત્વ રહે એ વિચાર કે આસા લેચા છે ને સાકા લેચા વિચારિત આમાં દ્વયા કરીએ ને ને નેતા આ કરે તો અમારું વિચાર ચાર ચાર આને વિચાર કરે અમે વિતરીએ سارے વિચાર થાય કે વિચલિત ધર્માકાર થઈએ ત્યારે વિચાર કહેવાય વિચરીએ એની ધર્માકાર થવાનું જ નહીં રહ્યું એ સારા જ નથી ત્યાં આગળ તમને જગત કલ્યાણ કરવાના વિચારો આવે કે નહીં એ વિચારો જ ને તમને જગત કલ્યાણ કરવાના વિચારો આવે કે નહીં એ વિચારો જ ને વિચારની ભૂમિકા જ નહીં આ અમારી નહીં વિચાર દશા. શું કહે? That was his previous work, Vichar, right? Nirubai, Jagat Kalyan. Now he does. વિચાર એ જળ સ્વરૂપ છે ચેતન સ્વરૂપ That was his previous work, Vichar. ભાવાર્થ ચેતન જળ છે ચેતન સ્વરૂપ એટલે રાધે કે છે કે આ જગત કલ્યાણ ના જે છે તમને વિચારો તે ગયા ભાવના ને અત્યારે તો નહીં લે ગયા ભાવના ભાવ કરેલા અત્યારે વર્તનમાં ખરું અત્યારે પણ વિચાર નહીં ને તમને એના વિચાર તો શું હોય એને મેરા લગન વિચારે આ મંગળવાર ગુરુવાર વિચારવા ના પડે એની મેરે જ આવ્યા ગુરુવાર વિચારવું પડે મારે ત્યારે ગુરુવાર હું ઇન્ડિયા નીકળતો એટલે કંઈ વિચાર કરતો છે કોઈ કે ભાઈ મારે આ મારો બે કે શું કરવાનું કરવાનું કરવાનું એટલે આ તમારી દશા નિજાનંદી દશા કહેવાય એટલે તમારી દશા નિજાનંદી દશા કહેવાય નિજાનંદી દશા કહેવાય તમારી નિજાનંદી બરાબર બાવા હોય અલૌકિક શબ્દ થી બહાર પડશે શબ્દ પરમાનંદ ભગવાન દાદા એ તમને પાછલા ભાવોમાં જે ભાવના હતી કે જગત કલ્યાણ મારે કરવું આ ભાવ એવિડન્સ કેવા મળી રહે કે ટાઈમિંગ થતા તમારા પછી નવા નવા માર્ક્સમાં આવે પછી દાદા કે દાદા બે દિવસ મળતા તમે આવજો બે દિવસ મળતા આવજો એમ કહીને કેવું પેલા તો જાય છે આ કાલે પેલા વસંત આવ્યા કે દાદા મળતા બે દિવસ આવવાનું ધારેલું પેલા વાળા લે લે પહેલા તો હજુ બહુ પહેલા છે વિચાર કરો વિદેશ જવા મળે કોઈ આવે વિચાર થાય છે વાણી વાંચતા થાય ને લોકો અને આ વાણી એક તો વાંચે તો એનું મન બહુ પવિત્ર થવા મળે વાણી ત્યારબાદ વાણી છે ત્યારબાદ અને સંપૂર્ણ સરસ હતી વાંચે એટલે પરિણામ પડે એટલે પેલો અક્રમ વિજ્ઞાન જેટલું ફેલાય એટલું ફેલાવે Ask Dada, he talks, you know, when he asks a question, he has no vichar, no thought. When I ask a question to him, how does he answer? Does he, has, does he comprehend the question or does he just know what I'm going to ask? And how does, you know, I see him, he doesn't even think, what he gives the answer. How, how he does that? એમ કે છે કે જ્યારે અમે પ્રશ્ન પૂછીએ છીએ ત્યારે તમે જવાબ આપો છો ત્યારે તમે કઈ વિચાર કરવા કે કઈ એ કરવાના કે તમને વિચારેલો હતો બધા જવાબ ખોટા નીકળ્યા બધા ખોટા નીકળ્યા બુદ્ધિ આપો છો એ શું જોઈએ વિચાર કરી બુદ્ધિ ના ડખો તો બધા લોકો આપે છે ને તો એ તો વાદ ઉપર વિવાદ કરે લોકો શું કરે વિવાદ અક્ષરે બોલી કરી છે બધાના આત્મા કરું કરે છે તો કે અંદર થી કઈ બીજી કોઈ વસ્તુ જવાબ આપે છે લાખો પ્રશ્ન પૂછાય સરસ આનો જવાબ નહીં કરેક્ટ આવતો દાદા અમે જે પેલો સવાલ પૂછ્યો સવાલ શું क्या जवाब क्या दिया ये जवाब क्या दिया वो तो जवाब મળ્યો જ નહિ અમને કે સમજાય વસ્તુ કે જવાબ આ તને બરાબર ના પ્રદે પંભુ કર વાક્ય હૈ આ બરાબર લલ જર્દી સહે કે આઉટ તો કી તું ધમ રણછોડવી સાહેબે પૂછ્યું હતું ને પછી તમે શું કહ્યું કહ્યું ને ક્યાં બસ તમે પેલું સહેલું દાદા હું તો કેવા જ્ઞાન માં જોઈ જાવ જોઈ જાવ હા કોઈ એવું કહું ક્યાં જોઈ બોલું સ્વામી આમ કેવું જ્ઞાન. એબ્સોલ્યુટ નોલેજ एब्सोल्यूट ज्ञान केवल्य केवल ज्ञान में ही देख के जवाब देता हूँ बोलते Remember my father was telling that day, he doesn't understand. If I don't understand, but what impressed him was how he answered. મોટા મોટા લેખકો લખે છે કે દાદાશ્રી આ જટિલ મોટા જટિલ પ્રશ્નો નો જવાબ આવો કઈ આપી શકે છે એટલે લોકોને એક જવાબ આપવો રોજ તો આગળ આખો જવાબ અપાય ઓન ધ સ્પોટ આવે છે ઓન ધ સ્પોટ જવાબ નીકળે જગત નું કલ્યાણ થવાનું ખાતરી થાય ને હા દાદા જગત ઉપર થાય જગત કલ્યાણ માટે તૈયાર થઈ છે આજે પૂછે છે કે સરસ્વતી દેવીની પૂજા કરવાથી ભક્તિ કરવા આરાધના કરવાથી આપણને ભૌતિક સરસ્વતીની કૃપા મળે ધારો કે વકીલ જેવું કે એવું તેવું કે પછી બીજું અધ્યાત્મ અધ્યાત્મ માટે પણ મદદ થાય ખરી સારી વાણી અધ્યાત્મ ના લક્ષણ વાળી હોય સારી વાણી અધ્યાત્મક ના લક્ષણ પૂછે છે રાધે પૂછે છે કે ગીતામાં કૃષ્ણ ભગવાને કહ્યું છે સંભવામી યુગે યુગે તો કે કઈ રીતે ફરી જન્મ લે છે હ્યુમન ફોર્મ માં કે રાત માં હદ પૂરી થઈ જાય ને એટલે સજ્જનારાયણ ઉગ્યા કરે એવો કાયદો જ હોય એ રીતે અહીંયા આગળ દરેક યુગ જ્યાં આગળ બગડવા કાળ આવે ને તો ક્રાંતિ ઊભી થાય તો આ પુરુષ જન્મ જ હોય એવું નિયમથી જ છે આ લોકો જ્યાં એ આવવાના ફરી ડોકરા બે હવે એવું લોકોને સમજણ જ ક્યાં હમ જગ્યાએ કે સંભવ લખ્યું ને બધા આત્મા રૂપિયા લખ્યા છે શું કહે છે? કૃષ્ણ રૂપિયા નહીં બોલતા Atma Rupa. The soul will come. હમ. Not the same soul of Krishna. No, no. But will that Anybody can, Right. Any, any he will in, somebody will incarnate. I not incarnate. he will come. Who? Can be a human being, Uh, any human being, but with but any but any human there are. We don't know with that. What's the difference? It's not able to see. રાધે પૂછે છે સત્ય અને ધર્મ એ બે માં શું ફેર છે ધર્મ અને સત્ય સત્ય ટ્રુથ ધર્મ બે પ્રકારનું એક ટેમ્પરરી ધર્મ અને એક પરમાનન્ટ ધર્મ ટેમ્પરરી ધર્મ ભૌતિક ધર્મ છે અને પરમાનન્ટ ધર્મ આત્મધર્મ સ્વધર્મ છે સ્વધર્મ આત્મધર્મ એ પરમાનન્ટ છે અને આ ટેમ્પરરી ભૌતિક ધર્મ ભૌતિક ધર્મનો શબ્દ બે સરખા છે અને સત્ય આત્મધર્મ આ સત્ય વિનાશી છે અને આત્મધર્મ અવિનાશી છે હોય શકે ને ચોપડીમાં ચોપડીના જ્ઞાન જ આ વિજ્ઞાન છે તમને જાય પૂછે છે કે ગીતામાં કૃષ્ણ ભગવાને કહ્યું કે જયારે ધર્મ ધર્મ પડી જશે બધા ત્યારે સંભવામી યુગે યુગે થશે તો કયા ધર્મની વાત કરે છે રિલેટિવ ધર્મ કે આત્મધર્મ કૃષ્ણ ભગવાન સંભવામી યુગે યુગે કે છે ને ત્યારે બધા ધર્મો નાશ થવા માંડશે ત્યારે સંભવામી યુગે યુગે તો કે કયા ધર્મ આત્મ ધર્મ ની વાત છે કે રિલેટિવ ધર્મ ની વાત તો પોતે આત્મા બોલે છે આ એટલે કોઈ પણ આત્મા પ્રગટ થશે એમાં કે એ કૃષ્ણ નહીં કૃષ્ણ નામધારી નો સમજે ને કૃષ્ણ આત્મા રીતે બોલેલા છે બધું આ તેના લોકોને શબ્દ પડતી નથી ને આ કૃષ્ણ બધું હું પરમાત્મા છું મેં આ બધું કર્યું એવું બધું બાપી નાખે લોકો એટલે આત્મધર્મ ખલાસ થઈ જશે ત્યારે આવા પુરુષ આવશે એમ કેવા માંગે છે દરેક બદલાય કે બીજો કુદરત નો નિયમ ના આધારે થયા કરે સ્કૂલમાં હોલમાં એક મોનિટર હોય એ મોનિટર કાયમ માટે હોય છે કે બીજો મોનિટર પછી આવે એવી રીતે મોનિટરો હોય છે ના પણ દાદા આપે જે કહ્યું ને કે તમે તો એવું કહ્યું પેલા કે જ્યારે જેમ રાત પૂરી થાય એટલે સૂર્ય ઉગે એવી રીતે આપણી જે દુનિયાના લોકોની પડતી થાય ત્યારે પાછો બીજો પ્રગટ પુરુષ આવે પડતી આ જયારે આમ અધર્મ વધી જાય ને ત્યારે બીજો પુરુષ પાકે હવે રાધે એવું પૂછે છે કે ધર્મ જે બે પ્રકારના કયા આપે રિલેટિવ અને આત્મધર્મ પરમેનન્ટ ધર્મ તો એ જયારે તમે જો જે કહો છો ને કે ધર્મની અધર્મ ફેલાઈ જાય ત્યારે પ્રગટ પુરુષ તો કયો ધર્મ પેલો આ ધર્મ વિનાશી ધર્મ વિનાશી ધર્મ રિલેટિવ આત્મા ઇઝ નોટ વિનાશ વિનાશી ધર્મ બરાબર એટલે વિનાશી ધર્મ એટલે જે દુઃખી દુઃખી લોકો થઈ જતા હોય ત્યારે થાય છે દાદા ખુલ્લી છે ને ત્રેવીસ પાંચ પંચ્યાસી આલોક ના કાયદા પ્રમાણે પણ કેટલી થાય છે કે ટાઈમિંગ જોઈએ વ્યવહારી રૂપકને જગમાં આવે સંત તો વ્યવહારી આ ભૂમિકા જુદી થવાની એ જુદી ભૂમિકા ના બીજી આખા બ્રહ્માના ગણાય તીર્થંકર પણ દર્શન કરવાનું ના મળે દાદા અમને તો મળશે ને દાદા અમને આ બધા મહાત્માઓને તો મળશે ને દર્શન કરવાના તમારે દાદા ભગવાન શું બોલે એટલે પહોંચી જાય તમે કૃપા કરજો અમારા બધા મહાત્માઓ ઉપર કે અમને દર્શન કરવાના મળે દાદા ના પાડીને રહે ને તે ઇન્દ્રન સમારી જાય તમે તમારી ખુરશી પણ પેલો એમ નહીં ગુલાબ એની ખુરશી બે ગુલાબની ખુરશી બેહવા જ આવશે એની એમ કહે છે ટેવ પડેલી છે ને બહુ પુરાણી અનંતા હતા નહીં દાદા ક્લેશ ચિંતા નથી ને ઘરમાં ના નથી એવું નહીં દાદા હવે ક્લેશ એટલે શું વધાર કરે અને રાત દિવસ હોય તો તાંતો જ હોય એનો એની સાયકલ જ હોય એવું જોયું ને આ પછી જોડે ખાવા દે હા પાછા પાછા આખું જગત ક્લેશમાં જ પડેલું છે ને ત્યાં ભગવાન હોય દાદા આ તમારું જ્ઞાન લીધા પછી તો બહુ ફેર પડે દાદા હાજર થઈ જાય ક્લેશ ગયો ને ઘરમાંથી બસ ત્યાં ભગવાન દાદા ભગવાન હાજર ચિંતા હોય જતી રહે ચિંતા તો મળે જ નહીં સાચી વાત ભાઈ લાગતા નથી નહીં તો આખો દાદા ભાઈ લાગે આમ થઈ જશે તેમ થઈ જશે આમ થઈ જશે સાધુ સંદેશ એવું બધા ત્રાસ પાડે ભાઈ પણ જાણતા નહીં શાંતિભાઈ પૂછે છે કે આ અમેરિકો ઘણી વખત કહે કે અમારા ઈષ્ટદેવ જીસસ ક્રાઇસ્ટ છે તો તમારા ઈષ્ટદેવ કોણ છે એવું પૂછે તો શું જવાબ આપો તમારું ક્રાઇસ્ટ ક્રાઇસ્ટ નથી અમારે ક્રાઇસ્ટ અમને નથી માને એવું છે ને કે તો અમને માન્ય છે શું ભાઈ કારણ ઘણા લોકો માન્ય છે એટલે અમને પણ માન્ય છે શું પણ અમારો તો ઈષ્ટદેવ જે આત્મા પામેલા હોય જે દેહના માલિકના હોય એ અમારે શું કહ્યું એવા મારી કૃષ્ણ જે જે થઈ ગયા એ બધા ઈષ્ટદેવ અમારા સહેજ પણ ચિંતા ન કરાવે એવો માર્ગ છે જે બતાવે એ અમારી ઇષ્ટદેવ કહે શું કહે પોતે અહિંસક રહીએ એટલે અહિંસા માર શબ્દ પણ ના બોલે માર શબ્દ એ ના બોલે આ તો બધું લખેલું ખાજો તો ટ્રાય જગત સૃષ્ટિ ખબર ના પડે ભગવાને મને જન્મ આપ્યો છે કે મારા કર્મ હું કરું છું તેનું ફળ કોણ આપશે પછી બીજું આગળ પૂછે છે કે તમારામાં તમારે આટલા બધા દેવો કેમ છે એ તો અમારે અમારે ત્યાં બધા અમારા હિન્દુસ્તાન લોકો જ તેત્રીસ કરોડ જે હતા તો બધા જુદા જુદા દરેક ને શ્રેણી જુદી જુદી બધા તમે એક જ તો બે ચાર ભાગ પડેલા હોય પણ અમારે તો માણસે માણસે સુધી ઊંચી શ્રેણી માટે આ તો બારે બાળકો સિન્ડર ગાર્ડન છે કિન્દર ગાર્ડન પોતા વિચાર ના હોય એમને કહેવાય ને કિન્દર ગાર્ડન એમને તો એમ કેવું તમારું ઊંચું છે એમને સંતોષ થાય તમારા કરતા તમારું ઊંચું એમ કહીએ તમને સંતોષ થાય અને આપણને નુકસાન જાય આપણને નુકસાન કોઈ જાતનું જાય હલકા પાડીએ તો તિરસ્કાર કહેવાય તુલસીભાઈ શું એમ તમારું હું શું કહીએ તરત કે ઝેર ચાલ તરતમાં આવો છો કે આવીએ પછી ધનસુખભાઈ પૂછે છે એ બધા છેત્રીસ કરોડ દેવો અમારા ઇન્ડિયાના જ બધા લોકો છે તે તેત્રીસ કરોડ દેવો કહીએ છીએ એમ તમે કહ્યું તો કે છે કે બધા મોક્ષ પામેલા છે એવું ધનસુખભાઈ પૂછે મોક્ષ નહીં એ બધા કરતા છે ભગવાન કરતા નથી હું કરું છું એવું ભાન હું કરું છું એવું ભાન છે અને મારા કરતા કરેલા કર બંધાય છે મને મારે ભોગવવો પડશે તો આ પૂર્વભાવનું વ્યવહારી છે અમારે તો વાઈટ એવું જેવું એટલે શું પુનર્જન્મને સમજે છે એટલે ઈશ્વરના જીવ ઈશ્વર ને પરમેશ્વર આ બધા જીવ કહેવાય ઇન્ડિયા ઈશ્વર કહેવાય અને પરમેશ્વર થવા ઈશ્વર પોતે કરતા દાદા જે તેત્રીસ કોટી દેવ દેવતાઓ જે છે એ બધા મોક્ષ પામેલા શુદ્ધાત્માઓ છે કે એ પણ આમ કે શુદ્ધાત્મા કોઈ શુદ્ધાત્મા થાય તારે તો હજી બધા ભૌતિકમાં અપાર સુખો કલ્પિત સુખો પાર તો પછી એમની પૂજા શા માટે કરવાની દેવ દેવતાઓની તો જરૂર હોય તો જરા ભૌતિક ચીજો જોઈતી હોય કરવાની તો બાધાઓ આખડી બધું છોકરા જોઈતા હે બીજી ચીજ પૈસા જોઈતા હે નોકરી જોઈતી હોય પછી દેવો કેમ કેવાય જો શુદ્ધાત્મા ના હોય તો એ દેવો કેમ કેવાય દેવો એટલા જ માટે વૈભવ છે જબરજસ્ત ચર્ચા કરે કે અહીંયા મોટો એક લાખ એકરમાં બગીચો થઈ જાઓ કુવાળા થઈ જાઓ મકાન આવું થઈ જાઓ એ ઈચ્છા કરે તો તૈયાર એમને અને આપણે મહેનત કરીને લઈ જતા એના એમને વગર મહેનતે બધી તૈયાર અને ઘડી પણ ના હોય બાર પણ ના હોય કાયમ વિવાદ જેના છોકરા ના હોય આ છોકરાને છેલ્લી ઉભારી એક બિલાડી પાસે પાછા બે ત્રણ બચ્ચા ફર્યા કરતા બિલાડી કેટલી અકળામણ થાય પણ શું કરે કહી જાય જેવા લોકોને છોકરા લોકોમાં કેટલી હકે કંટાળ ખરા પણ મોહ છે એટલે ચાલે એ છોકરા બકરા કેટલી ફરી એ લોકો ગણાય છે ને એ છોકરાને કંદાળ થશે આ ગંદાળ ગમતી એમનો સંદાસ નહીં જતો સૂક્ષ્મ ખોરાક સૂક્ષ્મ સંદાસ ગંધવાયું ગંધ ભાઈ જ નહીં આ લોકો ગંધમાં અહીં આવતા બે વખતે આવતા બંધ જયારે ગંધે બહુ આવી ગટોળામાં જાર કાઢી ત્યારે પૂર્વજન્મના પુણ્યોથી એ રીતે એ સિદ્ધિ મળેલી પૂર્વજન્મના પુણ્યથી એ રીતે સિદ્ધિ મળેલી બધું ક્રેપોને ઇલેક્ટ્રાઇઝ કર્યું મનુષ્ય આવી અને માસ બે હજારનું કરે છે કોણ તો ખૂબ ક્રેડિટ કરી નાખે છે તો ખૂબ ડેબિટ નાખે અને બીજા લોકો ક્રેડિટ ડેબિટ ભેગું કરે તો બહુ ક્રેડિટ થઈ ગયેલું દેવ લોકો જાય બહુ ડેબિટ થયેલું નર્કમાં જાય અને ક્રેડિટ ડેબિટ ભેગું મિક્સર થયું હોય તો ક્રેડિટ ક્રેડિટ વધારે ડેબિટ ઓછું હોય તો મનુષ્યમાં આવે ડેબિટ વધારે અને ક્રેડિટ ઓછી હોય તો જાનવરમાં જાય ક્રેડિટ કઈ રીતે થાય કે લોકોને સુખ આપે એ તો પહેરી થાય જીવ માત્ર અને જીવ માત્ર દુઃખ આપે તો ડેબિટ થાય આ કરે ડેબિટ હિસાબ આ લોકો મરગમ ખાઈ જાય પછી સુખ ખોવાય બધી ગાયો પૂછાવતા થયા ગાયો કે તમે માંસાહારી કરે છે ના હરે પૂછનાર છે અરે એની ભૂખી